આપ્તવાણી બુક ટુ શ્રી દાદા સદ્ગુરવે નમો નમઃ જગત સ્વરૂપ જગત શું છે જગત કોણે બનાવ્યું શા માટે બનાવ્યું જગતને ચલાવનાર કોણ અંગ્રેજો કહે છે કે God is the creator of this world મુસ્લિમો કહે છે જગત અલ્લાહને બનાયા હિન્દુઓ કહે છે કે જગત ભગવાને બનાવ્યું કેટલાક જૈનોએ કહે છે કે જગત ભગવાને બનાવ્યું જગતને ક્રિએટ કરનારો જો કોઈ ક્રિએટર હોય તો તે ક્રિએટર થયો કહેવાય અને ક્રિએટરનો અર્થ કુંભાર થાય ભગવાનના ક્યાં છોકરા કુંવારા રહી જતા હતા કે જેથી તેમને આ બધું બનાવવું પડ્યું આ મિલના શેઠિયાઓએ સેક્રેટરીને કામ સોંપીને નિરાંતે સૂઈ જાય છે જરાય મહેનત કરતા નથી તો વળી ભગવાન તે આવી મહેનત કરતો હશે મહેનત કરે તો મજૂર કહેવાય ભગવાન તે વળી મજૂર હોતો હશે ભગવાન એવો કંઈ મજૂર નથી કે આ બધામાં હાથ ગાલવા જાય અને લોકોની શાદીઓ કરી આપે આ ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે એવો કંઈ ભગવાન ગાંડો નથી અને આ જગતને ક્રિએટ કરનારો જો કોઈ હોત ને તો આ લોકોએ એને ક્યારનોએ પકડીને મારી નાખ્યો હોત ગમે ત્યાંથી એને પકડી લાવ્યા હોત કારણ કે આ જગતને બનાવનાર એવો કહેવો કે તેની દુનિયામાં બધા જ દુઃખી કોઈ સુખી નહીં માટે પકડો એને એમ કહીને એને ક્યારનોએ આ સીઆઈડી ખાતાના લોકોએ પકડી પાડ્યો હોત પણ એવો કોઈ હોય તો પકડે ને જગતનો કોઈ ક્રિએટર છે જ નહીં the world is the puzzle itself puzzle સમ થઈ પડ્યું છે તેથી તેને પઝલ કહેવું પડે છે હવે આ પઝલને જે સોલ્વ કરે તેને પરમાત્મા પદની ડિગ્રી મળે અને જે સોલ્વ ના કરે તે બધા જ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે મોટા મોટા મહાત્માઓ સાધુ મહારાજો આચાર્યો બાવલા બાવલી બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે જેમ પાણીમાં સાકર ડિઝોલ્વ થયેલી હોય ને કોઈ કહે કે આમાં સાકર ક્યાં છે કેમ દેખાતી નથી તો આપણે કહીએ કે ભાઈ સાકર પાણીમાં છે તો ખરી પણ તે એમાં ડિઝોલ્વ થઈ ગઈ છે તેમ આ બધાનામાં ચેતન છે ખરું પણ તે નિશ્ચેતન ચેતન છે શુદ્ધ ચેતન સ્વરૂપ થાય ત્યારે ઉકેલ આવે